હા જય શ્રી દનોર પ્રણામ હા આશીર્વાદ હવે જે સુર સુર અવાજ કેમ આવે છે હવે બંધ થઈ ગયો થઈ ગયો બંધ થઈ ગયો થઈ ગયો હા થઈ ગયો અધ્યાય નવ રાજવિત્ય રાજગૃહ આવજો હા સંભળાય પણ પાવન કરનાર ભગવાન આ નવમા અધ્યાયમાં ઉત્તમ ભક્તિ જેમાં રહેલી છે એવું પોતાના અક્ષરના વિષયનું જ્ઞાન વિજ્ઞાન સહિત કહે છે આઠમા અધ્યાયમાં ભગવાન પોતાની મહિમા કહ્યો તથા પોતે સર્વથી ઉત્તમ છે એમ કહી યોગ નિષ્ફળ જ્ઞાનીને પણ માત્ર ભક્તિથી પોતાની પ્રાપ્તિ થાય છે એમ સૂચવે છે આ નવમા અધ્યાયમાં પોતાના અક્ષરના ઐશ્વર્યના મહિમાના જ્ઞાન દ્વારા પોતાની ભક્તિનું આ સદન મહાત્મય તથા તથા મહાપતિને પણ પાવન કરવાની શક્તિ જણાવે છે એટલે નવમા અધ્યાયમાં ભગવાનના ઐશ્વર્યનું મહિમા ના જ્ઞાન દ્વારા પોતાના ભક્તિનું અસરણ મહાત્મય જે મહાપતિત્વનું પાલન કરનારી શક્તિ છે તે જણાવે છે એમાં પ્રથમ શ્લોકમાં કહે છે જે અસૂયા રહિત અને અત્યંત વિવેક જ્ઞાન વિજ્ઞાન સહિત સહિત એમ જણાવે છે તે જાણીને અર્જુનને કહે તું અસુખથી મુક્ત થઈશ પછી કહે છે કે આ રાજયુગ્ય છે અને રાજગુહ્ય છે પવિત્ર છે ઉત્તમ છે અને વિષયને પ્રત્યક્ષ કરાવનાર છે એટલે કે પ્રભુને પ્રત્યક્ષ કરાવનાર છે ધર્મ છે સુખથી સદાય તેવું અને અવ્યય છે પછી અર્જુનને કહે છે કે આ ધર્મમાં શ્રદ્ધા નહીં રાખનાર પુરુષો મને પ્રાપ્ત કર્યા વિના મૃત્યુરૂપ સંસારના માર્ગમાં નિરંતર ભટકે છે પછી કહે છે કે ભગવાન કે છે મેં અવ્યક્ત સ્વરૂપથી આ સર્વ માં વેપેલો છું અને સર્વભૂતો મારામાં રહેલા છે પણ હું તેઓમાં રહેલો નથી પછી વળી ભૂત મારામાં રહેલો નથી મારો ઈશ્વરનો યોગ જો મારો આત્મા ભૂતોને ધારણ કરેલ છે તથા ભૂતોનો ઉદ્ધાર કરે છે છતાં ભૂતોમાં રહેલા નથી એમ પ્રભુ કહે છે અહીંયા ઉદાહરણથી કહે છે કે જેમ સર્વત્ર તેના મહાન વાયુ નિત્ય આકાશમાં રહેલો છે તેમ સર્વભૂતો મારામાં રહેલા છે એમ સમજ પછી પ્રભુ કહે છે કે કલ્પના અંતે સર્વ ભૂતો મારી પ્રકૃતિમાં લઈ પામે છે અને કલ્પના આરંભમાં હું પૂર્ણ તેઓને સર્જું છું પ્રકૃતિને આધીન હોવાથી સર્વ થયેલા સર્વ સર્વભૂત સમૂહને મારી પ્રકૃતિનું અવલંબન કરી હું પુનઃ પુનઃ સર્જું છું પછી ના શ્લોકમાં કહે છે તેઓ તે કર્મોમાં આસક્તિ રહી ઉદાસીની પેઠે રહેલા મને કર્મ બંધન કરતા નથી મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ જળ ચેતન જગત સર્જે છે આ હેતુથી જગતનું પરિવર્તન થાય છે વ્યર્થ આશાવાળા વ્યર્થ કામવાળા વ્યર્થ જ્ઞાનવાળા રાક્ષસી તથા આસુરી મોહિની પ્રવૃત્તિને પ્રાપ્ત થયેલા ભ્રાંત મનવાળા મૂળો મારો પરભાવ નહીં જાણવાથી માનુષી શરીર ધારણ કરેલ કરેલાની હરિભૂતેની મહેશ્વરની અવજ્ઞા કરે છે પછીના શ્લોકમાં કહે દવી પ્રકૃતિનો આશ્રય કરેલા મહાત્મા મને ભૂતોની આદિ અને અવ્યય જાણી અને એને મનથી મને ભજે છે નિરંતર મારું કીર્તન કરતા તથા યત્ન કરતા અને મને નમન કરતા હૃદયવાળા નિત્યત થઈ ભક્તિથી મને સેવે છે અને બીજાઓ વળી જ્ઞાન યજ્ઞથી યજન કરતા એકપણાથી પૃથકપણાથી અથવા બહુ પ્રકારથી વિશ્વ થઈ રહેવાની મારી ઉપાસના કરે છે આમ પ્રભુ પોતાનું ઐશ્વર્યનું જ્ઞાન કરાવે છે ઓગણત્રીસ શ્લોક મારો છે એની અંદર સમોહમ સર્વભૂતેશુ ન મે દેશ્યતી ન પ્રિય ये अजंती तुम माम भक्त्या मयि ते तेषु चाप्यहम હું સર્વ ભૂતોમાં સમ છું મારો કોઈ દ્વેષ દ્વેષ્ય નથી કોઈ પ્રિય નથી પરંતુ જેઓ જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું તેઓમાં છું એ કે જે ભૂતોમાં સમ છું એટલે કે સમભાવથી વ્યાપક છું વિવેચન આપણા ભક્ત ભક્તોને આપ મુક્તિનું દાન કરો છો બીજાઓને મુક્તિનું દાન કરતા નથી તો આપણા પર વૈષમ્ય એટલે કે પક્ષપાતરૂપ દોષ થયો એવી શંકા થાય તે દૂર કરે છે નીચ ઉચ્ચ અથવા સર્વભૂતો મને સમાન છે મારો કોઈ દેશ્ય નથી તેમજ કોઈ મને પ્રિય નથી છતાં જેઓ ભક્તિથી મારું ભજન કરે છે તેઓ મારામાં છે એટલે પ્રભુને કોઈ દ્વેષવાળો નથી કોઈ કોઈ પ્રિય નથી અર્થાત હું તેઓનો આધાર છું અને હું પણ તેઓમાં છું અર્થાત હું પણ તેઓને આધીન છું પ્રભુ ભક્તને આધીન છે આ ભક્તનું વિશેષ મહાત્મય છે કે મને સર્વ નિયંતા પરમેશ્વરને પણ અસ્વતંત્ર જીવ બનાવે છે એટલે પ્રભુ સર્વ નિયંતા છે અને ભક્તને અસ્વતંત્ર જેવો બનાવે છે ભગવાન પોતે શ્રી ભાગવત ભાગવતમાં કહે છે કે હે હું અસ્વતંત્ર હોઉં તેમ ભક્તોને પરાધીન છું સારી સ્ત્રીઓ જેમ સારા પતિને વશ કરે છે તેમ ભક્તો મને ભક્તિથી વશ કરે છે હું ભક્તને વશ થઈ તેઓની મુક્તિનું દાન કરું છું તેમાં વૈશ્યમાં દોષ નથી તેમ કલ્પતરુ તેનો આશ્રય કરનાર પ્રાણી માત્રને તેઓના ઈચ્છેલા પદાર્થ આપે છે પરંતુ તેનો આશ્રય ન કરે તેઓને કોઈ આપતું નથી તેમાં તે ભવિષ્યમાં દોષ નથી તેમજ જેઓ મારો આશ્રય કરી મારી ભક્તિ કરે છે તેઓને હું મુક્તિનું દાન કરું છું અને મારી ભક્તિ ન કરે તેઓને મુક્તિદાન ન કરું તેમાં કોઈ પણ વૈષમ્ય નથી આ સર્વ જગત અને ભૂતો એ મારી પીડા માટે રચેલા છે જેઓ મારી પીડાનું પ્રયોજન જાણતા નથી પાપ કર્મ કરે છે અને મારામાં વૈશ્ય વગેરે દોષ જુએ છે તેઓ મને સર્વ પ્રાણીઓ સમાન હોવા છતાં પોતાના જ દોષથી બંધન પામે છે અને જેઓ મારું ક્રીડારૂપ પ્રયોજન જાણી ભક્તિ અથવા સ્નેહથી મારું ભજન કરે છે તેઓનું સદા રક્ષણ કરું છું તેમાં મને કોઈ વૈષમ્ય દોષ નથી એટલે અહીંયા ભગવાન ભક્તને પરાધીન છે એ આ શ્લોકમાં અને પ્રભુ સમભાવ ભક્ત દરેક માટે છે કોઈ માટે દિવસ નથી કોઈ પ્રિય નથી એવું સમજાયું આ શ્લોકમાં જોયું હલો હા સંભળાય તો હા કાઢજો આમાં એક વિચારની વસ્તુ એવી છે કે છેલ્લે એવી ભગવાને આજ્ઞા કરી કે આ જગત મારી ક્રીડા માટે સર્જાય મારી ક્રીડા માટે જ મેં પ્રગટ કર્યું છે એવું જે લોકો જાણે છે એ લોકો મારા શરણે આવીને મારું ભજન કરે છે અને એમને હું મુક્ત કરું છું અને જેઓ આ વસ્તુને નથી જાણતા એ એ સ્વાભાવિક રીતે મારા શરણમાં નથી આવતા તેથી હું એમની રક્ષા નથી કરતો અને એમને મુક્તિનું દાન નથી કરતો હવે આ તો સીધી જ વસ્તુ થઈ ગઈ ને અહીંયા આગળ એટલે કયા પ્રકારના લોકો આવું વિચારે છે કે ભગવાન અમને મુક્તિ નથી આપતા કારણ કે બે પ્રકારની વ્યવસ્થા અહીંયા થઈ ગઈ કે એક તો એવું વિચારી નથી શકતા કે ભગવાન ના શરણે જઈએ ને એક એક એવા પ્રકારના જીવો છે કે જેમને ટોટલી શરણ સ્વીકારી દીધું છે હવે જે લોકો શરણે નથી જતા એમને તો આવો વિચાર સ્વાભાવિક રીતે આવવાનો જ નથી કે ભગવાન અમને મુક્તિ આપી કે ના આપી તો આ કોણા માટે આ વાત થઈ રહી છે એ મને નહીં સમજાયું કોને કોણે સ્પેશિયલી આ કોને કહેવાઈ રહ્યું છે આ કારણ કે કેટેગરી તો બે અહીંયા આગળ પડી જ ગઈ છે એ મને અહીંયા અહીંયા પૃથ્વીબેન બંને કેટેગરી વાળાને અલગ અલગ રીતે કહેવું એવું સમજાય છે જે ભક્ત છે એને મુક્તિનું દાન કરે છે અને જે ભક્ત નથી કે જે પ્રભુને જાણતા નથી એને મુક્તિનું દાન નથી કરતું કરતા જેમ કે એક કલ્પતરુનો જે રીતે હતી ને ઉદાહરણ એટલે હું એમ કહું છું કે આ પ્રોબ્લેમ કોને છે કે પ્રભુ અમને મુક્તિ નું દાન નથી કરતા કારણ કે જે લોકો મુક્તિને સમજતા જ નથી કે આ જગતમાં પોતે પ્રભુની ક્રીડા માટે પ્રગટ થયા છે એવું જાણતા જ નથી એમને તો મુક્તિ સાથે શું લેવા દેવા છે તો એમને શું પ્રોબ્લેમ મુક્તિ મળે છે પ્રીતિબેન અહીંયા એવું પ્રભુ પોતાનું ઐશ્વર્ય સમજાવવા માટે આ અધ્યાયની અંદર કહે છે એટલે ભક્તને સમજાવે છે કે જેને આ સમજાશે કે બ્રહ્મ શું છે આ ભક્તિ શું છે એને એને પ્રભુ જે ભક્ત છે એને મુક્તિનું દાન કરે છે એની અવસ્થાએ એવું મારું ઐશ્વર્ય છે એમ જણાવે છે પ્રભુ નથી એના માટે તો એટલે કોણ એવો આક્ષેપ ભગવાન પર કરે છે હું એમ પૂછું છું કે કોણ ભગવાન પર એવો આક્ષેપ કરે છે કે તમે આવી રીતે વૈષમ્ય નૈધુણ્ય નૈધુણ્ય કરો છો એવો આક્ષેપ કોણ કરી રહ્યો છે એ મને પ્રશ્ન છે અભક્ત હોય કરી શકે છે એવી આ શંકા કરી છે એવું લાગે છે એ જ હું પૂછું છું કે અભક્ત ને તો સરળ સમજ જ નથી એમ જે અભક્ત છે એને તો શરણાગતિની સમજ જ નથી કારણ કે એને પોતાનું પ્રયોજન જ ખબર નથી ને જે ભક્ત છે તો સ્વાભાવિક રીતે જ શરણે છે અભક્ત હોય એ કોઈ વખત એના ભક્તનું ભક્ત આવું કે કોઈ આવી ભક્તિ કરે છે એવું ધ્યાનમાં પડી જાય તો એને શંકા થાય કે પ્રભુ આને આ ભક્તિ કરે છે એને કંઈક એને શું પ્રાપ્તિ થવાની હશે છેલ્લે એને ગમે ત્યાં કાને બી પડ્યું એને આવું કંઈ સાંભળ્યું હોય એવું કઈ સમજાય છે મને બીજું કંઈ લાગુ સમજાતું નથી એક મિનિટ હરિવર્ધન એક વકીલની વ્યવસ્થા કરી છે હા હા વકીલની છે ચિંતા નહીં કરતા બધું સારું કરશે <laughs> થોડું તમને શું કહે કલ્પેશ મને એવું લાગે છે કે આસુરી જીવો છે ભગવાનની ભક્તિ વિશે કશું જ્ઞાન નથી એ લોકોને એવું લાગે છે કે ભગવાન નો ગુણ ધરાવે છે એટલે ભક્તોનું મુક્તિ આપે છે પણ જે ભક્તિ નથી કરતા એ લોકોને મુક્તિ નથી આપતા એટલું વૈષમ્યનું ગુણ છે ભગવાનમાં એવું એમને જણાવી રહ્યું છે એમને અજ્ઞાનતાનું જે જણાવી રહ્યું છે એકચ્યુઅલી જોવા જઈએ તો ભગવાનમાં એવું ગુણ છે ને એ તો બધામાં સમાન ગુણ જ ધરાવે છે બધા ભૂતો પ્રત્યે ના હું એવું કેવા જ નથી માંગતી હું એમ કેવું છું જે કે જે લોકો આસુરી જીવો છે એમને આ સમજ જ નથી જે આરસુદી જીવો છે એમને આ સમજ જ નથી કે ક્રીડા છે શું કે શરણ શું કે ભગવાન મુક્તિ આપે છે શું એ લોકોને આની જેવું કંઈ લેવા દેવા જ નથી કારણ કે એ આ વાત મને એટલે સમજ આ પ્રશ્ન એટલે ઉપસ્થિત થયો કે જ્યારે અમે આ માર્ગની અંદર નતા આવ્યા કે અમે મહાપ્રભુજી સંસદમાં ના આવ્યા કે અમે કંઈ સાંભળ્યું નહીં ત્યાં સુધી આ બાબતની કોઈ શંકા કે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો કે કોઈ વિચાર પણ અમારા મનમાં હતો નહીં તો જ્યારે આપણે એવા પ્રવાહીના લેવલ પર હોઈએ છીએ ત્યારે આ બાબતની આપણામાં એવી સેન્સ જ નથી હોતી કે ભગવાન શું કરે છે કેવું કરે છે કેમ કરે છે જ્યારે કોઈની કૃપા થાય છે એમાં ભગવાન ભક્તિનો મહિમા બતાવી રહ્યા છે આજે નવમો અધ્યાય છે આના પર ભક્તિ એટલે ભગવાનના મહાત્માનું દર્શન કરાવી રહ્યા છે ભક્તિ શું છે એ બતાવી રહ્યા છે તો એ ભક્તિ જે મારો આશ્રય કરે છે એટલે મારી જે ભક્તિ કરે છે એને મુક્તિ આપું છું એ કહી રહ્યા છે જે મને બસતા નથી મને જાણતા નથી એ લોકોને હું મુક્ત નથી કરતો એટલે અહીંયા કલ્પેશભાઈ એવું કહેવા માંગે છે એક મિનિટ કે હું બધા બધા જીવો મારા માટે સમ છે અહીંયા એ કેવા માટે આખી આ વાત સમજાઈ રહ્યા છે કે મારા માટે કોઈ વાલું નથી કોઈ કોઈ મારા માટે એ નથી વેરી મને કોઈ એ નથી મારા માટે બધા સરકારી એ સમજાવવા આ વાત કે છે કે તો પછી આવો પક્ષપાત કેમ કરો છો તમે એકને મુક્તિ આપો છો ને એકને તમે પાપીઓની આપો છો તો આવું કેમ એમ હા પણ આગળ એ પણ કહે છે ને કે ભગવાન આઠ સુખમાં જ કહે છે કે હું ભક્તોને વશ છું એટલે સંતો છે પણ ભક્તો માટે એક સ્પેશિયલ ભાવ ધરાવી રહ્યા છે અહીંયા આગળ એ ભક્તિને વશ છે ભગવાન એટલે ભક્તોને વશ છે એટલા માટે એમને મુક્તિ પ્રાપ્ત થાય છે એમનો જે આશ્રય કરે છે એમને એટલે અહીંયા તો આ શ્લોકમાં તો એટલું સમજાવવા માંગે છે મારા પર વૈષમ્યનો તમે દોષ ના દાખલ આરોપ કરી શકો કે ભાઈ હું કોઈકના માટે સારો છું કોઈકના માટે મારા માટે બધા સરખા છે છતાં પણ જે ભક્ત છે એને હું આ એની આ ગતિ કરું છું એમ આ તો તમે ઉપરના થી તમે ઉપરના જંક્ચર પરથી તમે જુઓ નીચે તો તમને કેવું પિક્ચર દેખાય એ તમે તમારા પ્રીતિબેને જે કીધું ને કે આપણા જીવ લેવલ થી તો આપણે ખ્યાલ જ નથી આવતો કે આપણે આ શું સારું કર્મ શું ખોટું આપણે પહેલા નથી ખબર પડતી એવું કીધું ને એટલે એ એમને પર્સનલ પોતાની લેવલથી કર્યું પણ આ જે ભગવાન વાત કરે છે ને ટોચ ઉપરથી ડુંગરની ટોચ ઉપરથી વાત કરે છે તો ઉપરથી ચિત્ર કેવું બર્ડ વ્યૂ કેવો દેખાય છે તો ભગવાન કહે છે મારા માટે બધા સરખા છે તમને એવું લાગતું હશે કે આ મોટો આ ઊંચો છે આ નીચો છે તો મારા માટે બધું સમ છે અહીંયા લગભગ મને એવું લાગે વાત એ ભગવાન પોતાના લેવલથી વાત કરી રહ્યા છે એમાં જીવને પોતાના લેવલથી જો સમજતો હોય કે મને મને કેમ આટલો બધો પ્રેમ કરે છે અને પેલાને કેમ આટલો બધો દ્વેષ કરે છે તો એવું નથી તમને જીવને જીવની અવસ્થાને લીધે તમને એવું લાગે છે મારા માટે બધા સરખા છે એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે અહીંયા ભક્તિનો મહિમા બતાવેલો છે મને એવું સમજાય છે ના ભક્તિનો મહિમા હોય એવું મને નથી લાગતું ભગવાન જે કહું છે આ એવું એ લોકો સમજતા નથી એ લોકોનો અમે બીજાનામાં દોષ જોઈને અને ભગવાનની ક્રીડા પર શંકા થાય છે એના કારણે એ લોકો પાપ કર્મ કરે છે દોષ જોવે એના માટે ભગવત સ્વરૂપ એવું જાણતા નથી એના કારણે દોષ દેખાય છે અને એના કારણે દોષના કારણે પાપ કર્મ થઈ જાય છે એ લોકો ભક્તિ કરી શકતા નથી સારી રીતે Unmuted. થયું કેટલાક લોકો અનમ્યુટ થાય છે તો આવું અવાજ આવે છે આપણને અમુક લોકો નથી આવતો પંકજભાઈ જે વાત કરી ને એમાં હું એમ કઉ છું કે એટલે શું ભક્તો ભક્તોને એવી શંકા થાય છે કે ભગવાને અમારા અમારો સાથે સારું કર્યું એટલે મતલબ અમે શરણમાં ગયા એટલે ભગવાન અમને મુક્તિ આપે છે અને જે લોકો શરણમાં નથી જતા એમને ભગવાન મુક્તિ નથી આપતા આવો વિચાર કોને આવે છે પર્ટિક્યુલર ભક્તોને આવે છે કે આસુરી જીવોને આવે છે કારણ કે આવું કંઈક થતું હોય તો જ ભગવાન એવું કહે ને કે તમારે આવું નહીં વિચારવું એમ હું એમ પૂછું છું એટલે આવી શંકા ઉપસ્થિત કોને થાય થઈ શકે સંભાવના શું છે આની અંદર એમ પૂછું છું એ સંભાવના અહીંયા ખાલી એટલી જ છે આ વિચાર તો જીવને આવી આ વિચાર તો જીવને તમોહમ સર્વભૂતેશુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય આ એક સ્ટેટમેન્ટ છે હું પ્રાણી માત્ર પ્રત્યે મારા માટે કોઈ દ્વેષ્ય નથી કોઈ મારા માટે પ્રિય નથી ચલો આ વાત હોય તો તો કઈ વાંધો નથી તો પછી પ્રશ્ન એ છે કે તમે એમ કહો છો આગળના વિધાનમાં કે જે ભક્તિથી મારું ભજન કરે છે એ મારામાં છે ને હું એનામાં છું ત્યાં એને એટલું બધું વધારે તમે શા માટે ઉપર ચડાવ્યો તો એનો મતલબ તમે સીધો સીધું માની લ્યો ને કે બીજા બધા માટે હું સમ છું પણ ભક્તોના માટે હું મારો સમતા છે છોડી દઉં છું એમનો પક્ષપાતી છું ભગવાનના ઉપર પક્ષપાતી હોવાનો દોષારોપણ આ બે સ્ટેટમેન્ટને કારણે થઈ રહ્યું છે એનો ખુલાસો વ્યાખ્યાકાર આપી રહ્યા છે કે આમાં ભગવાનનો દોષ નથી કલ્પવૃક્ષના નીચે જઈને કોઈ પોતાની ઈચ્છા વ્યક્ત કરે તો કલ્પવૃક્ષ એને આપશે પણ કોઈ વ્યક્તિ નીચે ન જાય અને જે લોકો નીચે છે એની દૂર બેઠા બેઠા બળતરા કરતો રહેશે એમાં તો કોઈ વાર હું શું કરું એટલે બ્રહ્મસૂત્રમાં આ વિષયને થોડો અલગ રીતથી લેવામાં આવ્યો છે આ જ વાત છે ત્યાં પણ કે વૈષમ્ય નૈર્ઘણ્ય ન સાપેક્ષત્વાત એમ કરીને એનો હેતુ આપ્યો છે સાપેક્ષ શું છે ભગવાન ભગવાનમાં વિષમતા કે નિર્ઘણતા નથી કેમ કે ભગવાન જે છે એ સાપેક્ષ છે સાપેક્ષ શું કૃત પ્રયત્નાપેક્ષસ્તુ વિહિતત્વા પ્રતિષદ્ધત્વાચ ભગવાન જે છે એ જે વ્યક્તિ કર્મ કરી રહ્યો છે તેના અનુસાર એને ફલ લઈ રહ્યા છે જે કરેલા પ્રયત્ન છે એના સાપેક્ષ ફલદાન થતું હોય તો એનો દોષારોપણ ભગવાન ઉપર કેમ થઈ શકે તમે એવા કર્મ કર્યા તો તમને એવા ફલ મળ્યા તો એનો દોષ ભગવાન ઉપર નહીં લાગે દોષ કોણ કરે કોઈ પણ કરતું હોય હું કરતા હું તમે કરતા હો ભગવાન તો બધા માટે ભગવાન જ છે જગત પિતા છે જીવ માત્ર ભગવાનનો અંશ છે અંશ માત્ર છે સમાન છે શા માટે કોઈને પાપ કોઈને પુણ્ય કોઈને ઉચ્ચીઓની કોઈને હીનીઓની આ બધા પ્રશ્નો તો આવે જ છે ને કોઈ કરે કે ન કરે ભગવાનના ગુણોનો વિચાર કરવામાં આવે તો આપોઆપ જ આ પ્રશ્ન ઉભા થઈ જ જાય ભક્તોને પણ થતા કોઈને પણ થાય એ જ હું પૂછું છું ને કે આ કોને થાય છે આવા પ્રશ્નો એમ કારણ કે ભણવા વાળા તો સરખી રીતે સમજવા વાળા શાસ્ત્ર સરખી રીતે સમજશે ના સમજવા વાળા તો શાસ્ત્ર જોડે કોઈ લેવા દેવા નથી તો આવા પ્રશ્નો કોને થાય છે એમ હું પૂછી રહી છું પ્રશ્ન તો કોઈને પણ થઈ શકે મૂળ તો અહીંયા ટેક્સ્ટને સુલઝાવી રહ્યા છે કે આગળનું સ્ટેટમેન્ટ છે કે જેમાં એમ કહો છો તમે કે સમાન છે કોઈ દ્વેષી નથી કોઈ પ્રિય નથી બીજી તરફ એમ કહી રહ્યા છો કે જે ભક્તિથી ભજે છે એ મને પ્રિય છે તો આ તો કોન્ટ્રાડિક્ટરી થઈ ગયું ને તો એનું સમાધાન કેમ લાવવું સમાધાન એમ લાવવું કે જે ભગવાનના શરણે જાય છે તો એમને બધું મળી રહેશે નથી આવતા શરણે એ લોકો એની ગતિ પ્રાપ્ત કરે છે એટલે ભગવાન ઉપર એનો આક્ષેપ નથી એ પણ ભગવાનના શરણે આવ્યા હોત એમને પણ એવી સત્ફલની પ્રાપ્તિ થઈ હોત ભગવાન કરે છે ખબર છે એ પણ આરોપ કરે છે અને પછી ભક્તો આરોપ કરશે એક વાત સમજો કે ભક્ત બહુ પરાકાષ્ઠાનો ભક્ત હોય એને પણ થઈ શકે એનું દ્રષ્ટાંત કેવી રીતે આ વાતને કેવી રીતે સમજી શકાય કે જેમ ચલો ભગવાને એમ કીધું કે તમે તમારો પ્રયત્ન છે તેના અનુકૂળ હું ફલ આપું છું એટલે હું દોષી નથી બનતો હું પક્ષપાતી નથી તમારા એવા પ્રયત્નો તો તમને પણ એવું મળ્યું હવે તો ચલો એ પ્રયત્ન કોણ કરાવે છે એ પણ તો તમે પડ્યા કરતા કરતા કરનાર કરાવનાર ભગવાન જ છે તો એમ કરીને ભગવાન ઉપર જઈને પડશો તમે તો પાછા ભગવાન ફસાઈ જશે શું ઉત્તર છે તો કરી કોણ રહ્યું છે એ પણ તો હું જ છું તો હું જ કરી રહ્યો છું હું જ કરાવી રહ્યો છું અને હું જ ભોગવી રહ્યો છું તમે આવ્યા વચ્ચે ક્યાં <laughs> પછી ત્યાંથી એટલે જો જેવા આપણે બ્રહ્મવાદના કોઈ પણ સિદ્ધાંત ઉપર ઉતરશું તો પછી ભગવાનના માટે બહુ સરળ થઈ જાય છે કામ લીલાના લેવલે થોડું અટપટું છે પણ બ્રહ્મવાદના ઉપર આવો તો પછી તમારી તમારા માથે આવી પડશે એમ સમાધાન આવશે ઠીક છે તે વખતે આવેશ હોય સારું ચલો હવે હેલો હેલો હા પ્રણામ દીદી દીદી અવાજ સંભળાય છે મારો એકદમ સંભળાય છે દીદી અહીંયા મુક્તિનું જે કહ્યું ને મુક્તિનું દાન કરવું એમ તો આ મુક્તિ વાળી મુક્તિ થઈ કે અહીંયા આમાં અહીંયા આ ભૂતલ ઉપર જે મુક્તિ કહી રહ્યા છે આપણે જે સેવા ફળમાં આવી રહી છે એ મુક્તિની વાત કરે એ તો હરિવદન સમજાવશે હો ને હરિવદન ના ના આર્યા એમાં દેખાય છે આમ અઘરા પ્રશ્ન પૂછવાની છૂટ નથી તમે જો બોલતા હો તો અમને અવાજ નથી આવતો હરિવદન લગ્નમાં ગયા સારું હવે પાછો પ્રશ્ન પૂછ છે હાલો હા આવ્યો આવ્યો હું એમ કહું છું કે અહીંયા જે ભગવાન મુક્તિનું દાન કરવાનું કહી રહ્યા છે ને તો એ ઉપર જે પરલોકમાં જે ચાર પ્રકારની જે મુક્તિ છે એ એ મુક્તિની વાત છે કે અહીંયા જે આપણે સેવાફળ ગ્રંથમાં પણ ભણ્યા છીએ આ દેહ સાથે જે મુક્તિ આપી રહ્યા છે એટલે બધા રાગ દ્વેષ દંડથી મુક્ત એવું તો એ મુક્તિની અહીંયા વાત કરી રહ્યા છે અહીંયા લેવાની કઈ મુક્તિ અહીંયા ગીતાજી એ સર્વ ઉદ્ધારક હોવાથી કોઈ પણ ટાઈપની મુક્તિ હોય એ દરેક મુક્તિ ભગતો સમજાય છે શાસ્ત્ર મુક્તિ હોય એ બધી મુક્તિ ની વાત હોય એવું સમજાય છે હાલો હા મને અવાજ નહીં સંભળાયો જરા આ શાશ્વત મુક્તિ જે પ્રકારો બતાવ્યા છે મુક્તિના પ્રકારો એ બધી ટાઈપની મુક્તિ શું પ્રભુ અહીંયા દાન કરે છે એવું સમજાય છે શાસ્ત્રોક્ત એટલે જે ચાર પ્રકારની મુક્તિ કહી રહ્યા છે સાહિત્ય સામીપ્ય એ પણ ગણાશે અને આપણે ભક્તિ માર્ગની અંદર મહાપ્રભુ જે બતાવી છે મુક્તિ પણ શાસ્ત્રો બતાવી છે ને મર્યાદા માર્ગની મુક્તિ છે પણ શાસ્ત્ર શું જણાશે ને મને નહીં ખબર વાંધો નહીં શાસ્ત્ર ભણશે સમજાઈ જશે ના એવું નહીં જજે મને આ તો જાણવું છે દેજે આ બંનેમાં ફરક કેટલો ને કઈ ઉત્તમતા વાળી છે અહીંયા એ મુદ્દો નથી વિચારણીય અહીંયા કેવલ એટલું છે કે જે વ્યક્તિ ભક્તિથી પ્રભુને ભજે છે એને ભક્તિનું જે ફળ પ્રાપ્ત થવા યોગ્ય હોય એને ભગવાન આપે છે હવે એ તો સામે કોણ છે એના ઉપર એ નિર્ભર કરશે અહીંયા કોઈ સામે વ્યક્તિ પર્ટિક્યુલર તો છે નહીં ને ભક્તિ માર્ગીય ફલની યોગ્યતા જેની હશે એને એની યોગ્યતા કે સાધનના અનુસાર એને ફલ પ્રદાન આપશે બસ એટલી જ વાત છે કયું ફલ આપશે એને અહીંયા કોઈ ભગવાન ચોખ્ખું જે જવા પંચેજી મુક્તિનું કહ્યું ને તો મુક્તિ તો આપણને ખબર જ છે ને કે ચાર પ્રકારની જે મુક્તિ છે એમાં જેની જેવી યોગ્યતા હશે એવી આપશે એમાં ભૂતલ ઉપર પણ આવી શકે અને ઉપર પરલોકમાં પણ આવી શકે જેની જેવી યોગ્યતા હશે સામે કોણ હશે પેલા બતાવો કોને પૂછી રહી છે તું પછી એનો ઉત્તર આપીએ ભક્ત કોણ છે જ્યાં સુધી સામે અધિકારી સ્પષ્ટ ન હોય તો આપણે શું કહી શકીએ હાજી કરી શકાય હા અપિચેત સદુરાચારો ભજતે માં નન્ય ભાગ સાધુ રેવે રેવ મંતવ્ય सम्यग् व्यवस्थितो हि सः જો શ્લોકાર જો અત્યંત દુષ્ટ આચાર વાળો પણ મને અનંત્ય અનન્યતાથી બચે તો તેને સારો જ માણો કારણ કે તે સારા વાળો છે એટલે એની પ્રભુને અનન્યતાથી જે ભજે છે એ પછી અતિ દુરાચારી હોય તો પણ એને સારો જ મારો એવું કે છે વિવેચન મારી ભક્તિ પ્રાપ્ત કરવા અમુક અધિકાર હોવો જ જોઈએ એવું કાંઈ નથી અર્થાત મહાપતિત્વ પણ મારી ભક્તિ પાવન કરે છે અત્યંત દુષ્ટ આચાર વાળો માણસ પણ મને અનન્યતાથી ભજે અર્થાત મને એકલાને જ ભજે અને મારા સિવાય અન્ય કોઈ દેવનું ભજન અથવા સેવા અથવા આશ્રય કરે નહીં તો તે મારા વૈષ્ણવનો અગ્રગણિત અગ્રણી જ માનવો શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન કહે છે કે બાર સદગુણયુક્ત બ્રાહ્મણ ભગવાનની ભક્તિથી વિમુખ હોય તે કરતા ભગવાનને મન વચન કર્મ અર્થ પ્રાણ જેને અર્પણ કરેલા છે તેઓ ચાંડાલ પણ ઉત્તમ છે એ ભાગવતજીનું ઉદાહરણ ટાંકેલું છે આમ હોવાનું પ્રયોજન એ છે કે દુરાચારી હોવા છતાં મારા નિશ્ચયવાળો છે તેને મારી અનન્ય ભક્તિ કરવાનો કરેલો નિશ્ચય ઉત્તમ છે દુરાચારી હોય પણ એને પ્રભુની ભક્તિ કરવાનો નિશ્ચય કર્યો ઉત્તમ છે આ શ્લોકમાં ભાવાર્થ એવો છે કે વિષય વિગેરે મહાપાપ નિરંતર કર્યા કરનાર જે માણસ એવા પાપની નિવૃત્તિ માટે અન્ય દેવનું અનન્ય અન્ય દેવનું ભજન અથવા પ્રાયશ્ચિત વગેરે ઉપાયો બરાબર નથી એમ જાણે છે અન્ય કોઈ દેવાનું ભજન કરતો નથી અને વિષય વગેરે પાપી આચરણની ત્યાગ કરવા શક્તિમાન નથી પરંતુ તેનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે અને તેથી પોતાના દૈન્યનો આવિર્ભાવ કરી મારી જ અનન્ય ભક્તિ કરે છે તે સાધુ છે કારણ કે તે તેનો નિશ્ચય ઉત્તમ છે ભક્ત હોય કે ગમે તેઓ દુરાચારી હોય તો પણ સારો છે એમ અહીં કહેલું હોવાથી ભક્તોનું દુષ્ટ આચરણ બાદ કરતું નથી તેથી ભક્તોએ દુષ્ટ આચરણ કરવામાં કોઈ સંકોચ રાખવો નહીં એમ માનવાનું નથી મહાપાપી હોય એના પર નિશ્ચય બિલકુલ પ્રભુને ભક્તિનો હોય અને ભક્ત હોય એનો નિશ્ચય દ્રઢ ના હોય એનો નિશ્ચય દ્રઢ હોય એની માટે અહીંયા વાત થઈ છે આ વિષયનું રસોડી નિબંધના બીજા સર્વ નિર્ણય પત્રના શ્લોક બસો છત્રીસ ની ટીકામાં વિસ્તારથી વિવેચન કરેલું હોવાથી એ વિશેષ લખવું આવશ્યક નથી આમાં છે કઈ વિચારણીય આમાં અહીંયા જે પાપનું આચરણ કરે છે તો એને ભક્ત સમજવો કે અસુર સમજવો હલો હા શું પૂછ્યું જે જે પાપનું આચરણ કરે છે એને અસુર સમજવો કે ભક્ત સમજવો ભલે અનન્ય આશ્રય કરે છે અનન્ય આશ્રય કરે છે એ અસુર સમજો કે ભક્ત સમજો એમ અસુર હોય પણ એ અનન્ય આશ્રય એનો હોય પ્રભુનો અન્ય જગ્યાએ આશ્રય ના મારતું હોય ત્યારે ભક્ત સમજવો જોઈએ હાલો હા એટલે અન્ય જગ્યાએ એનું ચિત્ત ના હોય દેવી દેવતાઓમાં કે અન્ય શાસ્ત્રોમાં આ લાઈન બરાબર સમજાતી નથી અને વિષય વગેરે પાપી આચરણનો ત્યાગ કરવા શક્તિમાન નથી પરંતુ તેનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે અને તેથી પોતાના દૈન્યનો આવિર્ભાવ કરી મારી જ અનન્ય ભક્તિ કરે છે તે સાધુ છે એ સમજાય નહીં બરાબર એટલે અન્ય કોઈ દેવનું ભજન કરતો નથી અને વિષય વગેરે પાપી આચરણનો ત્યાગ કરવા શક્તિમાન નથી એટલે અન્ય દેવનું એ ભજન નથી કરતો અને પાપી આચરણ એનું છોડી નથી શક્યો છતાં પણ તે ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે તમારે આ ત્યાગ કરવું પણ એનાથી ત્યાગ થતો નથી એટલે એનામાં દૈન્ય છે એને એનો આવિર્ભાવ કરી મારી અને અન્ય ભક્તિ કરે તે સાધુ છે એમ કહે એટલે એનો નિશ્ચય ઉત્તમ ગણાય હા આપણે બધા ઉદાહરણ વિજય વગેરે પાપી આચરણનો ત્યાગ કરવા નથી પાપી એની પછી કોમા વિષય વગેરે પછી કોમા વગેરે પાપ આચરણ બાર સદગુણ એક બ્રાહ્મણ છે તો બાર સદગુણ કયા કયા હલો એ તો ગોતવા પડશે એ ખબર નથી કયા સંદર્ભમાં બાર કયા છે એ ત્યાંનું કોટેશન રિફર કરીને એને જોવું પડે શું ગણાવ્યા છે અત્યારે યાદ નથી જી જે આગળ કરું હા કરી લો હા ભવતી ધર્માત્મા સસ્વ શાંતિમ ગચ્છતિ કૌંતેય પ્રતિ જાની અમે ભક્ત પ્રણશ્યતિ શ્લોકાંત તે તરત જ ધર્માત્મા થાય છે અને સદાની શાંતિ પામે છે એક અંતે મારા ભક્તોનો નાશ થતો નથી એવી પ્રતિજ્ઞા જાણ એટલે ભક્તોનો નાશ થવી નાશ થતો નથી એવી ભગવાનની પ્રતિજ્ઞા છે એવું આ શ્લોકમાં જણાવે છે વિવેચન એવો અત્યંત દુરાચારી માત્ર મારા નિશ્ચયને લીધે સારો કેમ થાય એવી શંકા થાય સારા નિશ્ચયને લીધે સારો કેમ થાય એવી શંકા થાય તે માટે તેના દુરાચારને તરત જ નાશ થાય છે એમ કહે છે તે તરત જ ધર્માત્મા થાય છે પાપ કરતો અટકે અને ઉત્તમ આચરણ કરે છે એટલે એને પાપ કરતા અટકે છે અને ઉત્તમ આચરણ કરે છે તેના પાપ નિર્ગુણમાંથી ઉખડી જાય છે તેને સદાની શાંતિ પ્રાપ્ત થાય છે તેના પાપ નિર્ગુણમાંથી ઉખડી જાય છે સદાની શાંતિ પ્રાપ્ત થાય છે એ કંતે તું મારી પ્રતિક્રિયા જાણ કે મારા ભક્તનો કદાચ નાશ થતો નથી અર્જુનને ભગવાન કહે છે કે મારા ભક્તનો કદી નાશ થતો નથી અથવા મારા ભક્તને કદાપી ભક્તનો કદાપી નાશ થતો નથી એવી તું સ્વભાવમાં પ્રતિજ્ઞા કર તેથી અતિ તામસ રાજસ મહાપતિત લોકોને પણ ભગવત સંબંધ થતા ભગવાન તેઓને તેઓને પાવન કરે છે અને તેઓની તેઓનો કૃપાથી નિરોધ કરે છે આ શ્લોકનું અનુસંધાન ભાગ દસ બે છવ્વીસ પરના સુબોધમાં કહેલું છે શું સાર નીકળ્યો આનો અહીંયા એવું સમજાવ્યું છે એટલે કે ભક્તનો નાશ થતો નથી એ પ્રભુની પ્રતિજ્ઞા છે એમ જણાવે છે એવું અર્જુનને કહે છે અતિ તાંબક રાજસ મહાપતિત લોકોનો પણ ભગવત સંબંધ થાય તો ભગવાન પાવન કરે છે અને પ્રભુ નિરોધ કરાવે છે તેમની કૃપાથી એટલે આગળ જે કહ્યું ને તો પછી ભક્તની તો વાત જ શું કરવી જાણવું જોઈએ સાધુ જાણવું જોઈએ એ સાધુતા એની દુરાચરણની અંદર નહીં પરંતુ ભગવદ આશ્રય છે ભગવાનનો ભક્ત છે એ અર્થમાં એની સાધુતા છે હવે પ્રશ્ન એ છે કે જે દુરાચાર છે એ તો ફલમાં પ્રતિબંધક બનશે તો શું દુરાચરણ હોવા છતાં પણ ભગવાન એને ફલ પ્રદાન કરી દેશે એની ઉપેક્ષા કરીને કે પછી એને શુદ્ધ કરશે તો ભગવાન આગળ કહી રહ્યા છે કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા એ આચરણ છે એ ભગવત ભક્તિના તાપથી નષ્ટ થઈ જશે અને શાંતિને પ્રાપ્ત કરશે એટલે ભગવદ ભક્તિ છે એ પ્રબલ દોષનું પણ નિવારણ કરે છે એ અહીંયા વાત સમજ એટલે દુરાચરણના પ્રભાવથી ભક્તનું નામ થઈ જાય એવું નથી થતું ભક્તિના પ્રભાવથી દુરાચરણ હોય તો પણ એ એનો પ્રભાવ પ્રભુ નષ્ટ કરી દે છે જે અજામિલ વગેરેના પ્રસંગમાં આપણે જોઈએ છીએ કે યમદૂત અને વિષ્ણુદૂતના સંવાદથી ભગવત નામનું મહાત્મ્યનો પરિચય એને થયો તો એને જે કંઈ પણ જીવનભર દુરાચરણ કર્યું હતું એ એટલો સંવાદ સાંભળવા માતુથી એ સંત બની ગયો ભક્ત થઈ ગયો એ છૂટી ગયો હા નર્ક વાત અથવા તો ભક્તિ ભક્તિના ફલથી વંચિત રહેવું એમ ભૂલ વાત એ છે અહીંયા કે દુરાચરણ અને સામે ભગવત ભક્તિ આ બે એક સાથે એક વ્યક્તિની અંદર મળી રહી છે તો કોણ જીતશે ભક્તિ જીતશે કે દુરાચરણ જીતશે આચરણ જો પ્રભાવિત થઈ જાય તો પછી ભક્તિનું મહાત્મ્ય ઘટી જાય છે ભક્તિ પોતાના પ્રભાવથી દુરાચરણ છે એને નષ્ટ કરી દે છે હા બધે જે જે દંડક પ્રણામ આગલા શ્લોકમાં જે ત્રીસમાં ત્રીસમાં અહીંયા નીચે વ્યાખ્યામાં આપ્યું ને કે આ વિષયનું નિરૂપણ બસો એકત્રીસની કારિકા નિબંધ પ્રકરણની કે યદ્યદિષ્ટતમ તો એ કેવી રીતે દુરાચારીની આપણે હમણાં કીધું કે લક્ષણ ભક્તિ છે તો ભક્તિ યદિ અધિષ્ઠમમાં એક શ્લોકની સંખ્યામાં આગળ પાછળ છે એમ નહીં સમજવી જોઈએ નિબંધની અંદર કેટલીક જે ત્રણ શ્લોક ત્રણ જે પંક્તિ છે ને એનો એક શ્લોક માન્યો પણ ઘણી બધી જગ્યાએ છે એટલે એની સંખ્યા અનુવાદકે નિબંધનો જે વિવેચન કર્યું છે એમાં એમણે જે સંખ્યાનો ક્રમ પકડ્યો છે ને એ સંખ્યાથી આપણે ચાલવું પડશે પ્રચલિત ક્રમથી નહીં મોટે ભાગે આ જ હશે આપણો સ્વધર્માચરણમ શક્તિ વિધર્માચ નિવર્તનમ વગેરે અથવાત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરના તથા નરકે ન ભવેત નિંદાયામ એ હોઈ શકે એ જોઈને નિર્ણય કરવો પડશે બસો છત્રીસ ની ટીકા ત્રણ પંક્તિનો એક શ્લોક છે એ રીતે આગળ પાછળ થઈ જાય છે બત્રીસ મામ હિ પાર્થ યથાશ્રિત્ય પીડપીષ્યુ પાપયોન સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્રા તેથી યાંતિ પરાગતિ શોકાળ કારણ કે હે પાર્થ જે કોઈ પાપીઓ સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો હોય તે પણ મારો આશ્રય કરીને પરમ ગતિ પામે છે વિવેચન ગયા શ્લોકમાં કહ્યું તેવી પ્રતિજ્ઞા કરવાનું કારણ એ છે કે મારો આશ્રય જેણે કરેલો છે તે પછી ગમે તેવા પૂતના જેવા પાપી હોય ગોપીઓ પેઠે માત્ર અભણ શાસ્ત્રની અનધિકારી સ્ત્રીઓ હોય કુલાધાર અથવા નંદ વિગેરે જેવા વૈશ્યો હોય અથવા વિદુર જેવા સૂત્રો હોય તો પણ તેઓ પરમ ગતિ પામે છે પ્રભુની જે જે આશ્રય કરે છે તે ગમે તેવો દુરાચારી હોય તો પણ પરમ ગતિને પામે આના પહેલા જે કહ્યું ને એને જ અહીંયા સમર્થન આપ્યું છે જે સુરાચારી છે એ પણ વિક્રમ ભગવતી ધર્માત્મા એ કઈ રીતે આ સ્ત્રી વૈશ્વિક શુદ્ર વગેરે એના દ્રષ્ટાંતો આપીને કે જેમ આ બધા પાવન થયા આ બધી કેટેગરીઓ પણ જે લોકો દુરાચારી હતા કે વૈદ્યોમાં કે પ્રમાણે દુરાચાર તો છેલ્લે સુધીનું એક કલ્પના કરી દીધી છે એનાથી થોડી ઓછી દુરાચારિતા હોય પણ ઉત્તમાધિકાર ન હોય એને પણ અહીંયા ગણેશ આ બધું જેનું પ્રભુએ વર્ણન કર્યું હોય પુષ્ટિ માર્ગો મર્યાદા માર્ગો એના માટે જ લેવાય ના બધું બીજા બધા તો જે પ્રવાહી જીવો એમાં તો એ તો ગણાય ને રામ જોઈ કરે किम पुनर ब्राह्मणा पुण्या भक्त राजर्ष तथा अति अनित्यम असुखम लोकम इमं प्राप्य भजस्व माम लोकार तो पछी पुण्यवान ब्राह्मणो तथा राजर्षी भक्तों तो कहूँ अनित्य सुख रहित आ लोक प्राप्त करी मारू भजन कर विवेचन જ્યારે એવા અનધિકારીઓને પણ મારો આશ્રય કરવાથી પરમ ગતિની પ્રાપ્તિ થાય છે તો પછી વેદાધ્યયનના અધિકારી પવિત્ર બ્રાહ્મણો અને પ્રજાપાલન વગેરે શુભ આચરણવાળા રાજ્યથી ભક્તોને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય શું પરંતુ આવા ઉત્તમ સાધનવાળા બ્રાહ્મણો યજ્ઞ કરવા બેઠા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ભૂખ દ્વારા કરેલ અન્નની યાચનાની અવગણના કરનાર વિપ્રોની પેઠે મારી ભક્તિથી વિમુખ થાય છે અને મારી ભક્તિ કરતા નથી આવા ઉત્તમ સાધનવાળા મારી ભક્તિ કરનાર નારદ ઋતુદેવ સુદાસ અને બહુલાશ્વ જેવા કોઈ બિરલા જ હોય છે જેથી તેથી હે પાર્થ અનિત્ય અને સુખ રહિત આ લોક પ્રાપ્ત કરે તું પણ મારું ભજન કર અનિત્ય સુખ રહિત આ લોક પ્રાપ્ત કરી મારું ભજન કર એટલે જે નિત્ય નથી એ દુઃખરૂપ છે એવું કહેવા માંગે છે સુખ રહિત જે આ લોક છે એમાં તું મારું ભજન કર એટલે અત્યારે તો અર્જુન છે એ ઉપર છે કોઈ દિવ્ય લોકમાં તો છે નહીં આ લોક છે કેવો છે લોક ત્યાં નિત્ય સુખની પ્રાપ્તિ નથી એટલે સ્વર્ગ જેવું ત્યાં નથી તું અહીંયા પણ મારું ભજન કરે આવા લોકમાં હોવા છતાં પણ તમે જે પૂછી રહ્યા હતા ને આમાં એક વાત એ નો પ્રશ્ન છે એનો પણ સંદર્ભ સમજી લેવો જોઈએ એ બી પાપયોનય स्त्रिय वैश्या शूद्रा આમાં આને ચાર આઈટમ તરીકે ગણવા એટલે પાપીઓ સ્ત્રીઓ વૈશ્યો શૂદ્રો અથવા સ્ત્રી વૈશ્ય અને શૂદ્રને પાપયોની તરીકે ગણવા એવું માનવાને કારણ નથી સ્ત્રી શૂદ્રની અંદર તો આ વસ્તુ છે કે કોઈને કોઈ એવા કર્મદોષ વશાત વેદાધિકાર પ્રાપ્ત ન થાય એવું શરીર એમને પ્રાપ્ત થયું છે એટલે પાપીઓની પાપી છે હા એવું શરીર મળ્યું છે કે જેમાં એમને વેદાધિકાર ઉદ્ધાર નો રસ્તાઓ એમના માટે ઉપલબ્ધ નથી એ વાત કરે છે તો એ અને વૈશ્યને એવું કહેવાનું કોઈ કારણ નથી પણ એટલું ખરું કે વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર ઉત્તરોત્તર આશ્રમમાં વર્ણમાં ઉત્તરોત્તર આશ્રમ કેન્સલ થાય છે એટલે બ્રાહ્મણને ચારે ચાર આશ્રમ છે ક્ષત્રિયોને ત્રણ વાનપ્રસ્થ પર્યંત છે વૈશ્યને ગ્રહસ્થ પર્યંત છે તો તે સ્થિતિમાં વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમમાં પ્રવેશનો જેનો અધિકાર છે અને તેના અનુસાર જેને ફલ પ્રાપ્ત થઈ શકતા હોય તે વૈશ્યને પ્રાપ્ત થવાનું સૂચન નથી રહેતી એટલે મધ્યે મધ્ય સ્થિતિ છે એ આંબી રહે ઉત્થાર ન થાય કે ન શુદ્રાદી યોગીઓના કારણે એમનો અદરપાત થાય પણ ગ્રહસ્થાશ્રમમાં માત્ર એ અર્થમાં વૈશ્યને પણ એ કક્ષામાં ગણી દીધા બ્રાહ્મણ યજ્ઞ મુક્તિ કરવા માટેનો અહીંયા આદેશ આપી રહ્યા છે એ શા માટે આપી રહ્યા છે કે અગર ઉત્તમ શાસ્ત્રીય આચરણ કરવા છતાં પણ ભક્તિહીન હશે તો આ જેમ જે ગિફ્ટ કરનારા બ્રાહ્મણોએ જે રીતે ભગવાનની અવજ્ઞા કરી એ જાતની સ્થિતિ આવી પડશે એટલે ઉત્તમ યોની છે બ્રાહ્મણની કે ક્ષત્રિયની તે દૃષ્ટિથી એમાં ઉદ્ધારની સંભાવના વધારે છે પણ ભક્તિ રહિત હશે તો ત્યાં પણ પછી સમસ્યા આવશે એટલે તું ભક્તિ કર એમ ભગવાન કહે ભક્તિ વેદાધ્યયનના અધિકારી પવિત્ર બ્રાહ્મણો અને પ્રજાપાલન વગેરે ખૂબ આચરણવાળા રાજસની ભક્તોને ઉત્તમ હતી એટલે પ્રજાપાલન એટલે ક્ષત્રિયોની મન મના ભવ અદૃપ્તો મધ્યાજીમાં નમસ્કુરુ મામે वैश्यसि युक्तैवम આત્માનમ મતપરાયણ પરાયણ લોકાર મારામાં મન વાળો મારો ભક્ત થા મારું યજન કરનાર થા મને નમન કર મને પારાયણ રહી પારાયણ રહી આત્માને એવી રીતે યોજવાથી તું મને જ પ્રાપ્ત કરીશ વિવેચન નીલ વ્યોમ જેવી મૂર્તિવાળા સર્વજ્ઞ સર્વશક્તિમાન માત્ર પરમ આનંદના જ કર બાદ મુખ ઉદર વગેરે જમના છે તેવા સર્વ અલૌકિક ગુણોના ભંડાર અચિંત્ય સર્વ વેદાંતોથી વૈદ્ય પોતાની ઈચ્છાથી જ પોતાના અશે સૌંદર્યનો આવિર્ભાવ કરી ઉત્તર ઉપર પ્રગટ થયેલા ભગવાન શ્રી પુરુષોત્તમ એવા મારામાં સુમન રાખનાર થા આ ઉપર કહેલા સાંખ્ય અને યોગના તાત્પર્યરૂપ મરણરૂપ શક્તિ કહી તેથી જ્ઞાન કાંડના અર્થની સિદ્ધિ થાય છે મારો ભક્ત થા અર્થાત મારી પુરુષોત્તમ સ્વરૂપની જ સેવા કર આથી ઉપાસના કાનની સિદ્ધિ થાય છે મારું જ યજન કરનાર થા આથી કર્મકાંડના અર્થની સિદ્ધિ થાય છે મને જ નમસ્કાર કર હું આપનો દાસ છું એમ અનન્ય ભાવથી સાષ્ટાંગ દંડવત કરી તારા અહંકાર આદિ સર્વ દોષોનો ત્યાગ કરી મારે શરણે આવ મને પરાયણ રહી આત્માને આવી રીતે યોજવાથી તું મને જ પ્રાપ્ત કરીશ અહીં છેવટે એ બરાબર જ યોજેલો છે તેનો સર્વ વાક્યમાં સંબંધ છે તેથી મારું જ ભજન વગેરે કર એટલે અન્ય દેવનું ભજન અથવા દેવને નમસ્કાર વગેરે કરીશ નહીં એવો બોધ છે નમસ્કાર કરીશ નહીં તો નમન તો કરવાનું કહ્યું છે ને અન્ય દેવ ભગવાનના અનુગ્રહાત્મક સૃષ્ટિ માર્ગમાં મુખ્ય સિદ્ધાંત છે આ માર્ગમાં ભગવાનનો આશ્રય જ મુખ્ય છે તથા ભક્તોના સર્વ સાધનરૂપ તથા ફળરૂપ ભગવાન પોતે જ છે તેથી જ ભગવાન મને જ પ્રાપ્ત કરીશ એમ કહે છે મારી ભક્તિથી પ્રાપ્ત ફલ હું જ છું આના સંબંધમાં શ્રીમદાચાર્ય ચરણ વિરચિત સેવાફલ ગ્રંથનું અવલોકન કરવું આ શ્લોકનું અનુસંધાન શ્રી ભાગવત ત્રણ સત્તર રચના કરેલું છે એટલે મને જ તું નમસ્કાર કર એમાં જે જ છે એનાથી અન્ય કોઈને નમસ્કાર ન કર એવું એનો તાત્પર્ય આપણે ત્યાં એમ જે કહીએ છીએ કે ભજનીય તો કૃષ્ણ છે પણ નમસ્કરણીય તો બીજા પણ છે અહીંયા જે નિષેધ કરવામાં આવી રહ્યો છે સામે ચાલીને એને નમસ્કાર કરવાનો નિષેધ છે પ્રસંગવશ નમસ્કાર કરવા એ જુદી વાત છે વિવેક દેરાક્ષમાં જે કહ્યું છે ને કે સ્વતો સ્વતોગમન સ્વતઃ પ્રાર્થના સામે ચાલીને એને જે કરવું છે એ નમસ્કાર કરવા માટે જવું એ જુદી વસ્તુ છે અને જય ચડ્યા છીએ તો નમસ્કાર કરીને એમનું અભિનંદન કરવું જોઈએ એ શિષ્ટાચાર છે સામે ચાલીને નહીં કરવું એ દર્શમાં નમસ્કારની અગર કોઈ છે તો કેવલ ભગવાન આજે ભગવાને તમારા ત્યાં એટલો વેદ છે શરણાગત માટે ના ના એવું નથી પછી એ શરણાગતિમાં ગયા પછી પણ ફરી પાછું ભક્તિથી જ એનો ઉપસંહાર છે આ તો અનુવાદક એમ કહી રહ્યા છે કે તમે ને આની સાથે જોડીને એનો અભ્યાસ કરો એ વાત પૂરી થઈ ગઈ પછી દરેક શ્લોકમાં જ્યાં જ્યાં પણ કોઈ જગ્યા શ્રી મહાપ્રભુજી આ વચન કાંક્યા હોય તો એને ખાલી એક નોટ તરીકે અહીંયા એમણે મૂકી છે યાદી છે કે તૃતીય સ્કંદનો આપણે આવા આ શ્લોકને ક્યાંક કાંક્યો છે મહાપ્રભુ ના ના આ અત્યારે આ મનમના ભાવમાં વસ્તુ આ શ્લોક તૃતીય સ્કંદ ચોવીસમીના નવમા અધ્યાયમાં સત્તરમા શ્લોકમાં ટાંકલો છે જ્ઞાનકાંડથી અર્થ સિદ્ધિ થાય છે એટલે પુરુષોત્તમની સેવા કરવાથી ઉપાસના એ સમજાવે એટલે જો મનમના ભવ ભક્તો તું મારામાં મન રાખનાર હતા મદયાજી મારું યજન કરનારો હતા તું મને નમસ્કાર કર આજે વાત કહેલી છે એ વાતને વ્યાખ્યાકાર એમ કરીને જોઈ રહ્યા છે કે જે સાંખ્ય યોગની સાધના છે એ મુખ્ય રૂપથી ઇન્દ્રિય અને મનના નિગ્રહની સાધના છે તો ભગવાન જયારે એમ કહે છે કે તું મારામાં મનમાં મન રાખનારો થાય એનો મતલબ એ કે સાંખ્ય યોગ દ્વારા મનનો નિગ્રહ કરવાથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ અહીંયા ભગવાનમાં મન રાખવાથી ભક્તને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તે જ રીતે મત યાજી એટલે મારું યજન કરનારો થા તો એ યજન કે ભજન કરનારો જો છે એનાથી ઉપાસના કારણ કે કર્મ માર્ગ છે એની જે સ્થિતિ છે એ સ્થિતિ એ ફલની અહીંયા ભગવાનનું યજન કરવાથી થઈ જાય છે અને મરણ મારામાં બીજું કયું કયું પુરુષોત્તમ જ્ઞાન કાળના એટલે મારો ભક્ત થાય ઉપાસના કાળની કરે તો કર્મકાંડ જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડ એમ ત્રણ વેદના માર્ગ છે તો એ ત્રણેયની વાત અહીંયા ભગવાને ભક્તિ માર્ગના અંતર્ગત કરી છેલ્લે હું દાસ છું એટલે આ પુષ્ટિ માર્ગ અહીંયા આપણો આ નવમો અધ્યાય સંપન્ન છે રાજ વિદ્યા રાજ જો સારું થયું આજે છે મેત્રીરાજા હે કાકા